ભગવાને ક્રિએટ કરવાની જરૂર જ નહીં કોઈ અનાદિ અનંત છે જગત જવાહરલાલ સિંહમાં જરૂર ખરી એવરલાસ્ટિંગ માં ક્રિએટિવ જરૂર કરી જો એ તે પૂરા થાય ને પછી આ ભગવાન ક્રિએટર છે એટલે તારા લધિકાર શું છે એને કોને બનાવ્યો લધિક કઈ ખરું કે છે કે બનાવનાર હોય ત્યારે બનાવનાર હોવો જોઈએ જો તારા હા આ બધું માણસ માનતા હોય પણ શું કહ્યું પ્રેમ તો નહીં ને એ તો તાકાત કે માણસ તો મેં કહ્યું કે તો તમારા વ્યૂ પોઈન્ટ છે શું કહ્યું કે લોકો દુઃખ ના થાય એટલા માટે શોખ કહો મારી એનું વ્યૂ પોઈન્ટ જ છે શું કહે પણ એમને તો સાચું માને છે ને એટલે મેં કહ્યું God is created correct by Christian view point by Indian view point by Muslim view point not by fact ધૂળ પડી છે કઈ થોડી ઘણી ધૂળ પડી લીધે બહુ કોટમાં ધૂળ હતી થોડું ગેર દિલ પસાર લઈ આવીશ આપીશ દીધો નવું જ લાગે ને તમે કહો કહ્યું ને તેને ઉત્તેજન આપ્યું કહેવાય શું થાય આ બીજા બધા સંતો ગમે બોલે ગમે નિવેડ લાવે કેમ કે એને મળતી હતી વાત અને મારી કેમ ના મળે શું કારણ છે ધૂળ ચડી ગયેલી હોય એટલે હે ધૂળ ચડી ગયેલી હોય એટલે આ વાસ્તિક છે પેલા સંતો વાસ્તિક વેપાર ચાલે અને આ તો વાર્ષિક છે વાર્ષિક તો એમ કેમ થાય કે તમે કહો છો એક બરોબર છે એવું તમે કોઈ બોલાય મારાથી મારાથી એવું બોલાય જવાબદારી એ હો ગાળો મળે તો ખાવું ગાળો કારણ કે નબળી એટલે થાય વિચારથી શું અમે ગાળો ગાળો ને કંખેરી એ બધું કંખેરી એને મળે કયું ઝાપટી ઝાપટી બેવું બેસ્ટ જો તારે ધૂળ નહીં થવું હોય તો ધપજો તારી ઈચ્છા હોય રહેવા દો તું કહું એમ કરું પણ ક્યાંક તાર ઝાપટો જ કે છે ઋષભદેવના વખતથી જે ધૂળ પડવા મળી છે તે બધા કોઈ ધૂળે જ ના કરી એમને બધા લપડ્યા ચલાય ચલાય કર્યા તે અત્યાર સુધી પૂજા વાળા તો મારે ભાગ્યા બધા એમાં મારે કાઢવી પડે કાઢી પણ બહુ દૂર કાઢી બહુ અમારી પણ નીકળી હા નીકળી જાય નીકળી જાય થોડી ઘણી બાકી કાઢી નાખજો હવે જલ્દી હા તો ધૂળ ના કાઢીએ તો જાણો છો તમે હવે બધી વાત કરવા છે કારણ કે આવડે થોડું ઘણું કહે નહીં એટલે પછી અહંકાર ચોર પાડવા દે અહંકાર મરી ટપડી મરી પહેરી દે અરે અહંકાર તો ધૂળ ધોળી કઈ નાખવાનો આમાં હું છેલ્લે મહિને કરી નાખ્યું ત્યાર પછી જ પડે અહંકાર વાંધો કે ચાલે તો બુદ્ધિને ટાળી પાડી દઈએ એટલે શું થાય ત્યાર પછી જ્ઞાન લીધેલા બધા આ બધા જે આપણો અહંકાર પોતાનો અહંકાર તો ગયો પણ પોતા પોતા બીજાનો અહંકાર લઈ લે વિરાટ સ્વરૂપ શું અને બે કલાક લઈ લઈએ આ બધા બે કલાકમાં લીધેલા હતા ને તમારો બે કલાકમાં લીધો પણ તમે મને લાગે હાથ્યો નહીં હોય હાથ્યું તો થોડું ઘણું બપોરે બને જેટલું સચવાયો એટલો નહીં તો કેટલી હિંમત આસો વેરો એ ઉપર રોકાઈ દીધી જાતનું હોય શું અને અમને તો તો હું હોય ને એવી એ પહેલાં બધા બુદ્ધાખું થાય કે હું જવું જવું તમને નતા કહેતા નીચે ટીપોર આવે હું આવું છું કે ના આવશો એકલું <laughs> જ આવું છું ના આવશો આટલે સુધી હમાયા તે આવી કહેવાય હા એટલું આવે તે બહુ એ કઈ કૃપા કરો કૃપા તમે અહીંયા આગળ આપ્યો એકત્રીસ તમારો હાથ અમારા દિલ પર કાયમ રહે નવનીતભાઈ પટેલ ખબર ગુરુવાર અમારા પ્રોગ્રામ છે કુંવરદેવી પહેલી ચોપડી એને બંધ કરી છોકરી એને ખબર છે એની નથી રહેતી નહીં તો ઉકેલ થાય ને ઉકેલ કેમ આવે જ્ઞાન કોઈ હોય શકે નહીં આ જ્ઞાન છે દસ લાખ વર્ષે એકલા પેલો થાય સ્ત્રી બૈરા હાથે રહી કશું નિયમ પાલવા નહીં પછી આજ્ઞા જ પાડવા ગયા કોઈ ચાર વાર કશું નહીં એવું આ હોય ને અત્યારે અક્રમ વિજ્ઞાન છે ભલન તમારા ભાઈ તમે જે ગોડે કરે છે નાનું કોઈ કામ કરી નાખે શું એ કામ કરી નાખે દાદા માટે દેશનું વસન કરે એવો ચલો તમે ભૂલાવાય દાદાની માટે દેહનું અર્પણ કરે એવો બીજું બધું છે ગમે તેવું ખરાબ છે પણ એવા એક બે ગુણ લઈને આવ્યા હોય ને તેના અત્યારે કાપી થઈ જાય જ્વેલર દાવ પીતા હતા નાનુભાઈ નાનુભાઈ ગુલાભાઈ ગુલાભાઈ દારૂ નથી પીતા તમે કોની વાત ગુલાભાઈ તમે કે ના માણસ હોય કાળે નથી આ બધું કઈ બાજુ કઈ ખસી જાય નહીં કરી બોમ્બ ફોડે એવો માણસ બોમ્બ ફોડે ને ફોડીએ પોતાનું જીવન શું થયું વિચાર વિચાર નહીં થયેલી ને વાળી તે પાકી કરાવજો આશીર્વાદ આપજો વિધિ કરાવજો જન્મ જયંતિ ઉજવવી છે એમને વાંકાને ઉજવી આખો સુરત જિલ્લો ધમધમાવીએ ઘેરે ઘેર દાદા દાદા દાદા દાદા નું જ્ઞાન બરોબર આપણે દાદા સાથે વાત કરાવો કઈ સારી વાત કરી છે કોની છે આપણે કાઢી નાખ્યા વગર મુંબઈ બીજું કોઈ વચ્ચે નથી આ દાદા સાથે વાત કરાવો તરુલતાબેન જય સચિદાનંદ સચિદાનંદ સચિદાનંદ બોલો શું કહો છો શું કહ્યું બહુ સારી તબિયત છે હા બરોબર છે દાદા યાદ આવ્યા કરે છે તમારે ઘેર છે ઘેર બેઠા છે ને હા પછી આપડે પસંદ શું કરે છે ઘેર નથી સુતા છે પૂછે શું કરવાના સુવાનો ના અમસ્તા ના ખાલી અમસ્તા શૈલેષ ક્યારે આવવાનું પૂછે દાદા આવતા રવિવારે આવવાનું છે હા રામભાઈ વાત મજામાં અમે અહીંયા સેક્રામેન્ટો છે આપણે શૈલેષને મારે ગેરેજ મોકલજો નથી આવતો હો બરોબર છે હલો હવે હું એમ કેતો હતો કે પેલા આપણે દવા દવા અને દાદાનો ફોટો છે ને અમારો ઓ તો અમારો દાદાનો મોટો ફોટો છે ને નીરુબેન લાવેલા છે તો તમે નહીં આવવાના હોય તો ફેડરલ એક્સપ્રેસમાં ટેક વિથ કેર અને સ્પેશિયલ કેરમાં મોકલો તો એવું થશે કે મને દાદા આવે તે પહેલાં મળી જાય ને એટલે તો અમે મળાવી લઈએ દાદા રહે સુધીમાં અને વિધિ કરાવી લઈએ તો તમે કેમ નહીં આવવાના અમે તો રાહ જોતા છો તમારી આપણી વાત એટલે શું કહીએ ત્યાગ કરવાનું નથી તપ કરવાનું નથી જે છે આ બધું માન જો વિચારે કે ભાઈ શું કામ એવું ત્યારે નવું કઈ શું શોધખો છો છે વિજ્ઞાન શું છે એવું સમજે તો ઊંડો ઉતરે અને પોતાના મન બંધન બાજુ કદી બુદ્ધિની બાજુ કહી નાખીને આત્મા પડે જ જાણે તો આ વાત એક્ઝેક્ટ સમજાય પૂર્ણ પૂર્ણ મોટું છે ચાલી પચાસ હજાર થયા તે જ હજાર બી થયા તે વી વર્ષથી માથાકૂટ કરું તારે ત્રણસો ને પાંસઠ દિવસ ત્રેવીસ કલાક આપણે શું માટે સરકાર છે પણ આપણે પુરુષો થઈ ગયા તે પણ સ્ત્રીઓ પણ થઈ ગયા અંબાબેન છે કે શુદ્ધ તમે ફાવતું જ નથી કે હકીકત છે દાદા એ પુષ્પા એક બોલતી હતી બધા દસ લાખ વચ્ચે વિજ્ઞાન ઉત્પન્ન છે ત્યારે જો નીકળે તો જગ્યા ખરી કાઢી ટાઈમ ખરી કાઢીને પણ એનો લાભ લેવો જોઈએ લગ્ન પાસેથી કાઢે છે ને આપણે દેશભર ગરજ મહિને ગયા ને અનંત લગ્ન આવ હા માલ માલ કરી વાત છું હગઈ છે જ નહીં બાપ બધું છે નહીં આ તો કર્મના ઉદયથી બધું ભેગું થાય છે જ્યારે ખ્યાલ પર ચકલો ભેગો થાય રાત આખી રાતનું કામ કરે એના જેવી વાત છે પછી કે લગાવ ઉડી જાય કે લગાવ ઉડી જાય કે લગાવ છે ને ભેગવા મિનિટે મિનિટે અનુભવ છે બહાર સમજાતું નથી અહંકાર છે ને એટલે મારા દાવ ત્યાં થઈ જાય શું થાય હા કોયરા કેમ કહેવાય મારી નાખીએ તો બદલાય ને હશે કોયરા ખરા કોઈ કરોડો એક તો ખરા ને કોક નીકળે ને કોક એમ કરોડો એક ના નીકળે ના કાળમાં આ કાળમાં બે ગાળો પડે જુદો થઈ જાય અરે એની વાઈફ આવે છે તારે ત્યારે ગુરુ આવે છે ખર્ચ બદલી જાય આવા માણસો છે કેવાથી કોક ની ભંભેળ નથી બદલાઈ જાય મા બાપ ને અમે વિરુદ્ધ અમારે એક ભત્રીજો હતો ને તે જૂના વખત નો બીકોમ થયેલો માણસ પાંત્રીસ ચાલીસ ની ઉંમરે આ મને કહે છે તારા મધરે જે આ બધું કર્યું છે કે તારા મધરે ખોટું નથી કર્યું તારા મધર બરોબર કરી ગયા કર્યું કે મને એની કોઈ વિશ્વાસ નથી કે મરી ગયા પછી અરે હા પછી મારે કહેવું પડ્યું પ્રતિરોધ થાય ને કહ્યું હોય આવું ન બોલાય એવું કહ્યું તહેવાર બહુ બોલાય નહીં કારણ કે પ્રતિરોધ થાય એટલે કહી શકાય બરોબર તારી માએ તને નવું નવ ના પેટ પેટમાં રાખ્યો એવું જાણું છું શું કહ્યું મને તો એ ના જાણ્યો આ ઓફિસરમાં પાંત્રીસ નથી કઈ ઉંમર હતી તે પછી અઢાર વર્ષ ખુરકરી જોતે એમને બચ્ચું ફેરવે ને બિલાડી કૂતરું એ જ અઢાર વર્ષ ફેરવ્યો અને હવે છે તે આ ગુરુ થઈ ગયો છે બહુ બહુ સારું ભાઈ એનો સારું આ શું દાદા કરું કે મનાય આવી કેમ કર્યું સ્ત્રીનું મને કેમ કર્યું પોતાના મા બાપ ગમે ત્યારે ગાડા ગયેલા હોય તમને કેમ લાગે છે મા બાપ છે ને કાલે આવેલા સેવા કરજો બરોબર હા ફરી ફરી લાભ નહીં મળે અને કોઈ માણસ કે હું દુઃખી છું તારા મા બાપ ની સેવા જ નહીં કરું <laughs> મા બાપ ની સેવા કરે સારી રીતે તો સંસાર નુકસાન ન કરે ત્યારે પૈસા આવ્યો થાય ભૂખ શું તો પછી ધર્મ હોય તો ધર્મ આનંદ ધર્મ જ કેમ કહેવાય પાપડા ઉઠાડવા માટે કે માં તૈયાર હોય છે માં તૈયાર ખરાય ને લોકો તૈયાર હોય છે અરે વૈભવ બધું આખો દાડો મળી કકડાટ જ કર્યા કરે હું અને કે તે મુજબ પાડીએ આવડી આવડી ટપોળ છે ને ધર્મ કઉ છું જ્યાં ક્લેશ નથી ત્યાં ધર્મ છે શું છે આપણા મહાત્મા શું કે દાદા ક્લેશ ગયો મારો કાયમ હા તારીખ પચાસ હજાર માણસો કે પ્લેસ નથી મળતા અમારા ઘરમાં દસ જણા છે આ દાદા મહિના પછી જણા નહીં મળે વસ્તુ વાત કરેલી હું ભૂલી ગયો પહેલા અંતર્મુખ થવાય ને પછી આત્મા ત્રણ સ્ટેજ બતાવેલા અહીંથી ગયો ત્યાં સુધી મને યાદ હતું ઘરે એટલે જીવાત્મા અંતરાત્મા અને પરમાત્મા મોટા મોટો પ્રશ્ન એક કયા કઈ જગ્યાએ વધારે વધારે અસર તે જગ્યાએ એટલે દાખલા તરીકે આ તો ખરો જ અમારે પહેલો પ્રશ્ન કે આપણે આપણી જગ્યાએ થવાનો છે પછી કરવાનો છે ગુલાભાઈ નો પ્રશ્ન છે કે સાયન્ટિસ્ટો નું એવું માનવું છે કેલિફોર્નિયામાં આ દસ વર્ષની અંદર મોટા મોટો ધરતીકંપ થવાનો છે તો કઈ જગાએ થશે એની ઘણી અસરો વધારે ઘણી અસરો વધારે કાં થશે એ જાણવું ને એ જ ગુનો એના કરતા આપણે આપણે નિયમમાં રહેવું આ દાદાના કહેલા તો એને ધરતીકમ શું શું પણ ભગવાન તો એમના વાર ના લાગી શકે શું કહ્યું આવા વિકલ્પો કરવાની તેના કરતા સેફ થઈ દેવું સારું હા સેફ થઈને મેં જ્ઞાન આપ્યું બીજા લોકો વિકલ્પ કરતા કરવા દેવા પડે એમને એમ કેવું પડે કે ભાઈ તમે દેશમાં જતા રહો અમુક પણ આ આ લોકોને કલ્પના ધર્મો બધા ધર્મો બધા સાચા પણ સરખા નથી શું છે સાચા બધા છે પણ સરખા નથી લોકો શું કે સરખા ધર્મ છે સરખા ધર્મ છે નાનું છોકરું સરખા થાય ને એટલે બધાને ખાતર બધાને આપણે હેલ્પ કરવા જોઈએ મોટા દરબારે નાના દરબારે હેલ્પ કરી દે નાના દરબારે મોટા સારી વાત થાય ત્યારે સંતોષ થાય ત્યારે આપણે મોટું કહી દે મોટો માણસ મોટું કહી દે પછી ઉકેલાયો જે કેસે નાના નાનો છે ધર્મ મુસ્લિમ ધર્મ મોટો છે તો પછી તે આપણા બુદ્ધનો ધર્મ મોટો છે હિન્દુ ધર્મ નાનો છે હિન્દુ ધર્મ નાનો છે એનાથી જૈન ધર્મ નાનો છે તે હિન્દુ ધર્મ નાનો છે જે વધુ માણસ માન રહેતી ને એમ કે શું કહેવા મારે એ લોકો શું કહેવા મારે સાચો વધુ માણસ માને તે સાચો ઓછા માણસ માને એ ખોટો કારણ મેં આ દુનિયામાં આ બધું બધી કેટલા હોય કેટલા ઓછા આ બધું વધુ સમજણ વાળા ઓછા હોય સમજ ને સીધે જથ્થો બધો થઈને દેખાય હતો પાંચ હજાર ડોલર કોરુભાઈના છે ને જીવતા છે હજુ નિવાન સામાન તો લાખ વાળા બાકી છે આપણા બધા મહાત્મા મોકલી જશે એનું બીજું ને એ તો પછી જાય કેટલા વર્ષ જવાય આ વિજ્ઞાન બધું પૂછી લીધું હોય ને ક્ષણ બધું સમજવા વિજ્ઞાન અને તે બધું વાસ્તવિકતા બધી ગ્રંથિ આ જેટલું છે ને પુસ્તક પુસ્તક શાસ્ત્ર બધી વાસ્તવિકતા શબ્દમાં આવી શકે નહીં આવી શકે નહીં આ તો અમે જે તમે વાસ્તવિકતા સમજાઈએ શબ્દથી એ તો અમારે સંકેત તમને સમજાઈએ શું કહ્યું એના પછી તમારે તમે અંદર સમજી જાવ ને હું કહું પહેલાં આ સમજ આવે છે સંકેતથી સમજાય બાકી વાસ્તવિકતા માટે દિસ ઇઝ નોટ ધેટ બોલીની બોલ્યો વેદો વેદોએ વિવરણ કર્યું પ્રકટકરણ કર્યું કે આ દેહમાં આત્મા ક્યાં આગળ છે ત્યાં આય છે અનાત્મ આય અનાત્મ આય અનાત્મ આય અનાત્મ આય અનાત્મ એટલે ખોટા ખોટા લોકોએ પૂછ્યું કે આત્મા આવી ગયો તો ના ના એથી પછી નયથી કઈ પછી અમે કે શબ્દ નથી કારણ શબ્દ શું છે આત્મા સૂક્ષ્મતમ છે એટલે વાણીથી બોલી શકાય નથી વર્ણન કરી શકાય નથી વર્ણન શબ્દ કરવા જાય પોતે નહીં છતાં જ્ઞાની થાય છે કૃપાથી વિદ્યાર્થી જાગૃત થઈ જાય આત્મા અનાધિકાળમાંથી જે શુદ્ધ શુદ્ધ આવે ના અવસ્થાથી પડેલો બધા ઉતરી જાય જાગૃતિ રહે શાસ્ત્રે કારણ ઉગાડ્યો છે ઉગડ ઠાકોર આવે આખું જગત ઉગાડ્યું હશે ઉગડ છે આચાર્યો એ માનવ આવે તમને હે કે આજના સાધુ મને આવે ગળે ઉતરે બધા કોઈ પણ માણસ કે હું ગળે ઉતરે નહીં પૂરા કરી અને તમે એને એ જ પોતે કબૂલ કરે ગ્રાઉન્ડ વાત પૂછું ચાર શબ્દો બે પોતે જ કરે નામ સાથે કરો જાગૃતિ કોને કહી નિરંતર તે જાગૃતિ આ લોક તો લઈને જ આવ્યા છે કોણ વ્યવસ્થિત લઈને જ આ લોકો થઈ જ રહ્યું છે અને પરલોક જે સુધાર કરવાનું છે તેનું બોલ નથી આ લોકોની પાસે દરેલું જ દળ કર્યા કરે આજે દળી ગઈ છે ગઈ જયારે આવે ને ત્યારે ભાઈ ગયા છે લોકો પાછો ગરમી કર્યું ત્યાં નથી નથી અને અહીં કરતા પણ જરૂર જ નથી કરતા પણ તો નું કરવાનું છે અત્યારે બધા અત્યારે અહીં ક્યાં કરું છું ભાઈ સુધારવાનો શું કરવાનું મોટા મોટા આચાર્ય સારા બધા વાતો સારા સારા છે કારણ કે લડ્ડુ ખાને તૈયાર પેટ પર હાથ ફેરવાનું તૈયાર વિજ્ઞાન છે બધું આખા જગતમાં આધાર પૂર્ણ થયું સાયન્ટિસ્ટોને લેબરેટ કરાવે એવું છે શું કહ્યું હું બોલું છું પૂછાના આધારે સાયન્ટિસ્ટ કે મને આધાર કે ચાલે તું મને પૂછ કે તમે ચાર એ બધું સાયન્ટિસ્ટો બાયન્ટિસ્ટો બધા ગમેડા છે બધા વાળા લોક વિચાર છે સ્વતંત્ર વિચાર વિચાર છે સાહજિક વિચાર છે કેવા છે તમે અત્યારના આધારે તો એને ગીત દરેક ગીત હોય દરેકને કેવું પૂર્વ પુણ્યનો પ્રારંભ હોય શું કહે જગતમાં જપ મળવાના હોય આ જે જ્ઞાન આપે ગીત છે એનું કંઈ મારું યાદ મારી કરતી નથી મારું શું ગમવા રાખવું આત્મા તરીકે મારું કશું નહીં ભગવાન તરીકે હું ગણો કોઈ મારું કશું નહીં જ્ઞાની તરીકે ગજર કહો તો મારું કશું નહીં આ જ્ઞાન શું છે ગીત છે ગીત જેને જેનાથી લોકો જશ્ન હોય એને ગીત કહેવાય શું કહેવાય લોકો તરફથી જજ વાહ વાહ કહેવાય એને ગીફ્ટ કહેવાય પુરસાદની વાવા ના હોય આપણે સમજાય બહુ ધીરી વાતો ધીરી વાતો દેશમાં બાજુ ઘર બેસીએ ને તે એકલા એના માટે વાતો નહીં કર્યા હતા બીજમાં હોય પણ ના હોબળી હોય એવી હોય અપૂર્વ વાત હોય જોઈ પૂર્વે ક્યારે સાંભળી ના હોય એવી વિચારેલી હોય વાંચેલી ના હોય અપૂર્વ જગત નું બધું છે પૂર્વાનું કેવું પૂર્વાનું પૂર્વી કેવું અને પરંપરા છે આપણા લોકો આપણી રીતિ ભાષા એની પરંપરા છે બાપ મુખદારી હોય જાય તાકવા ના હોય જેમ કોલ ક્રિએટ કહ્યું નથી ક્રિએટ એમ કહું ભાગી જાય ના કહીએ છીએ તેને અમને પૂછ્યું છે કે હું ક્રિએટર માનીએ તો માનીએ તો કઈ રસ્તે અમે માની શકીએ તો એ રસ્તો બતાવો ક્રિએટર માન ભગવાનને તો દરેક ક્રિયા ભગવાને કરી એમ કે ખોટ કરી તો ભગવાને કરી નફા આવ્યો તો ભગવાને કર્યો બધું તું દસ નાખી દઈ શકશે તો ગુનો તો ખરો આવું તો કરાય નહીં પણ આરોપ કર્યું તો બંને પોતાનો કહે કે નફો કર્યો તે એને ખોટી રીતે છોકરાનું જન્મ આપ્યો તે એને માર્યો તે એને અત્યારે મારી નાખ્યો ને છોકરાને જન્મ માર્યો છોકરા બધું કોર્ટનું ભગવાન માટે નફો મારો એને પાપ ભોગવવા પડે એક કરાય કોઈ આક્ષેપો ના થાય ભગવાન પર આક્ષેપ ભગવાન તો જોવા જેવા છે ગીતા નું કવિ છે કે ભગવાન તો મુખ્ય કવિ છે બાય બાય ના શકાય પાણીથી ભીજાઈ શકાય નહીં ચડી જાય નહીં કાપે કાપી ના શકાય નહીં તો ઘડિયાળ છે એવો આત્મા નથી આત્મા અવાજ છે Fine, I love ત્યાં પછી પૂછે નહીં કેમ થઈ ગયા ભૂખ રહી ગયું ને પોતલન પેટ લઈ જાય પોતલન તો અમે વાત બતાવી દઈએ દેશ આવે છે શું મન સંતાન વ્યવહાર આવે અને પ્રતિકૂળ રીતે વિચારી છે આત્મા થવો છે આદિ પ્રતિકૂળતા હતા આત્મા થવો છે બે વિચાર બે વિચાર છે ને તમને કોઈ કોઈ આવે પ્રતિકૂળ સમજાઈ ગયું વિકાસ થયું નથી પાણી કરવાનો ઈચ્છા બધા કરે માટે દાદા તમારી પાસે જ છે એક સેકન્ડ તો થશે ને તમે કહો એક સેકન્ડ તો થતા હોય તો મને કહો એમનામાં નહીં એને છોકરા છોરીઓમાં બધા તમને ચિંતા થઈ ઉમર બે લાખ લાવવા મળે પછી શું જોઈએ આપણે બધામાં આપી દેવાના અને પૈસા બચે તો આપી દેવાના આ વર્લ્ડ માં કોઈ જન્મ નથી જેને સંડાસ જોવાની શક્તિ થાય બધા કહેતું કહેતું કરે અંતર હોય સંડાસ શક્તિ નહીં બીજા ફૂટબોલ કરે સંડાસ જોઈ શક્તિ હોય કઈ જે શક્તિ છે તે ચેતન શક્તિ ની છે ચેતન શક્તિ હતી ચેતન શક્તિ આવતી હવે અરે સંતાન શક્તિ કોઈની હોય નહીં આ કાળમાં અરે કોઈ કાળ હતી નહીં કૃષ્ણ નથી મહાવીર નથી કોઈ નહીં કુશળદેવ નહીં તમે તમે કાપી થઈ ગઈ તો અંદાજ શક્તિ નથી હે આત્માની શું શક્તિ છે આત્માની કઈ શક્તિ છે આત્માની શક્તિ આવી વધી જશે કોઈ શક્તિ વધી જાય એની પોતાની સતત વિતરાગતાની શક્તિ છે માતા દસ્તા પ્રભુ છે પોતાના જે પોતાના ગુણ છે એમાં શક્તિ છે આવું ભગવાન જ નહીં ને આત્માનું ભગવાન જ નહીં જગત નહીં આત્મા એક સેન્ટ પર્સન્ટ ભગવાન તો જગત નું હતું પણ એક સેન્ટ પર્સન્ટ વન હંડ્રેડ શું કહ્યું ક્યાંથી લાવે તમારા રીઝન ખરા તમે જવું બંધાતું તમે જઈ ગયા ને થઈ ગયું ત્યાં બહુ અમારે કશું થાય નથી એટલે બાકી ત્યારે તો અત્યારે તો રાત્રિ ભોજન ત્યાગ ગરમ પાણી પીવા કેટલો બધો અવાફ માર્યો હિતકારી વસ્તુ છે નથી સંસાર માટે છે છે અને મોક્ષને માટે હિતકારી છે મોક્ષનો રસ્તે ચડેલો હોય ત્યારે હિતકારી સંસારને રસ્તે ચડેલા માણસને તો હિતકારી સંસાર તો વધારે સારું થાય વધારે ગોળા નાખે વધારે મજબૂત થાય સંસાર કેવી રીતે મજબૂત થાય સંસાર કેવી રીતે મજબૂત થાય અજ્ઞાન વધારે પડે એટલે વધારે વધારે આ બધી સમજણ વધારવાનો રસ્તો છે સમજવાની શક્તિ તો વધી જાય દર્શન શક્તિ એટલે આગળ આગળ શું પડી જાય જલ્દી તેમ તેમ આ સંસાર બનેલો માણસ તને પાય ઊંડા રાખે સારા મારા બાપ કરે છોકરા એટલે એ જઈને મેં કહ્યું કે આ અનુભે રસ્તે જઈ રહ્યા છું પાંચડા હારા નથી નખમાં જવા પછી તે રહી તે ધર્મ છે શું છે આ ક્રિયાઓ કરીએ ધર્મ નથી કટાય રહી થવું એ ધર્મ એટલે ક્રોધ માન માયા રોગ રહી થવું અને ધર્મ ભગવાન કરવો ધર્મ બીજો બધો ધર્મ શું કહ્યું તમે આગળ સમજાય તમે એવું નહીં કે છો ના ના રહીત થવું નમસ્તે ત્યાં તમને ગાળો પડે તો ક્રોધ થાય બહુ પછી તમને થાય કે તમે થાય નવમીત ભાઈ ને થાય તમને ભૂલાભાઈ થાય ભૂલાભાઈ થાય પોતાને ક્રોધ થાય એ ક્રોધ ગણાય શું થાય ક્રોધ ગણાતો નથી ક્રોધ ક્યારે કહેવાય કે વ્યવહાર આત્મા અને મુખ્ય આત્મા બે સંગ્રહ થાય ત્યારે ક્રોધ કહેવાય અને હિંસક ભાવ હોય એની સાથે તમને હિંસક ભાવ હશે જ મને એને લાગ્યો ખોટું થઈ ગયું છે ગુલાબી ગુસ્સો કરે છે ખોટું થઈ ગયું છે તમને રાખતો નથી પોતાને આમ ના હોવું જોઈએ એવું નહીં લાગતું કે અહિંસક ભાવ કે તમને કોઈ માન આવેલું નથી ગેરંટી આપીએ પેલો નિકાલી ભાવ છે છતાંય કોઈને દુઃખ થતું હોય તો ગુલાબી કેવું પ્રતિબંધન લે ભાઈ માટે પ્રતિક્રમણ કરવું અને કર્મ કરવા જતો કર્મ બંધાય તે વિજ્ઞાન કહેવાય શું કહ્યું કર્મ કરે છતાં બંધાય નહીં તો વિજ્ઞાન તમને આપેલું છે કયું ભાઈ પૂછે છે જીતુભાઈ પૂછે છે કે આપણે આહ લઈએ કે એ પહેલા આપણે દ્રષ્ટિ કરીએ કે આહાર ઉપર તો આહાર પર દ્રષ્ટિ કઈ રીતે કરીએ કે શું કરીએ છે એ जरा સમજાવજો આને દ્રષ્ટિ કરીએ તો કરીએ છીએ દ્રષ્ટિ કરીએ પહેલા પછી આહાર લઈએ તો એ કઈ રીતે કરીએ અને શું કરીએ એ કે અમે તો આખે જોઈએ છીએ પણ તમે ના એટલે દક્ષિણ કરો છો ને એ તો ત્યારે જાય કે આ શીખ્યું છે નહીં શીખ્યું નહીં ખબર ને એમાં તમે કઈ રીતે કરો છો શું કરે એટલે કે તમે ગયે વખતે આવેલા ને ત્યારે જોયેલું કે તમે જમો તે વખતે એની પર દ્રષ્ટિ કરો છો પછી શું કહ્યું છે કે ગયા જન્મ કર્મ બીજું હવે ટપાવલી ના ટપાવલી શું લખ્યું તમારા માટે જાણો છો કે જ્ઞાની પુરુષ એટલે ઉદય ઉદયાધીન હોય શું હોય એટલે પોતે ભમરડા જેવા હોય પોતે ઉઠાઈ જાય જમી જાય એ ઉદયમાં આવે છે ખાઈમાં આવે એ ખાય જો હું તો ખાતો નથી પણ છતાં જ્ઞાની પુરુષ ખાય એવું મારે એક્સેપ્ટ કરવું પડે એટલા તો પૂછે એટલે શું કારણ વિજ્ઞાન છે સ્ત્રીની સાથે છોકરીઓ ભણાવવા સાથે એ બધું કઈ પણ ત્યાગ તપ કરવાનો ના હોય ત્યાગ તપ કીધું એ તો બધું ઘરેલું છે શું છે ઓર્નામેન્ટલ ના જે બધું તમારે જેટલું કરો ને એનું ફળ આવશે શું આવશે જે જે કરો તેનું ખર્ચા વગર થાય નહીં તો ફળ આવશે <laughs> ફળ પાછું કાપ્યો એટલે પાછું મેળવી જશે અમે ઉદય આપી કર્યું જ્ઞાની પુરુષ ઉદય આપી કરશે